વેદાંત સમક્તિ પ્રાપ્ત કરવા માટે બે માર્ગ છે વેદાંત અને જૈન ભગવાને કહ્યું કે વેદાંતને માર્ગે જઈશ તો એ સમક્તિ પ્રાપ્ત થશે અને જૈનને માર્ગે જઈશ તો એ સમક્તિ પ્રાપ્ત થશે પણ વેદાંતવાળાને કહ્યું કે તમે જૈનના શાસ્ત્રો વાંચજો ને જૈનને કહ્યું કે તમે વેદાંતના શાસ્ત્રો વાંચજો બધા ધર્મવાળા ક્યારે પણ એક થઈ જાય ખરા ના આ ત્રણસો સાઠ ડિગ્રીઓ હોય તે બધી ડિગ્રીઓ એક ડિગ્રી થઈ જઈ શકે ના એ તો બધા જુદા જુદા ડેવલપમેન્ટ રહેવાના જૈન અને વૈષ્ણવ એ શું છે વૈષ્ણવો બિલો નોર્મલની બોર્ડર ઉપર હોય છે અને જૈન અબવ નોર્મલની બોર્ડર પર હોય છે આમ મુસ્લિમ વૈષ્ણવ એ બધા બિલો નોર્મલ પર અને જૈન વેદાંત અબાવ નોર્મલ પર છે જોકે મુસ્લિમો તો ઘણા જ બિલો નોર્મલ કહેવાય આ ઈંટ હોય છે તે એકદમ કાચી પણ ના ચાલે અને ખેંગાર પણ ના ચાલે એ તો વેલ બર્ન જ ચાલે એમ ધર્મ અને જીવનમાં પણ બધાએ નોર્માલિટીમાં જ આવવું પડશે એક માણસ ભગવાનને કહે કે ભગવાન અમે જૈન ધર્મ કરીએ છીએ તો અમારો મોક્ષ થશે ભગવાન કહે તારા જૈનના પરમાણુ હો કે વેદાંતના પરમાણુ હો જે હો તે પણ એ બધા જ પરમાણુ ખલાસ થશે ત્યારે મોક્ષ થશે જૈનને જૈનના અને વેદાંતિને વેદાંતના બધા જ પરમાણુ ખાલી કરવા પડે ત્યારે મોક્ષ થાય જ્યાં પુણ્ય અને પાપ બંને હોય છે તેને ભગવાને મોક્ષ માર્ગ કહ્યો અને બીજા બધા અન્ય માર્ગ છે એમ કહ્યું છે અન્ય માર્ગ તે વ્યવહાર માર્ગ છે પાપ પુણ્ય જેને ઉપાદેય છે તે વ્યવહાર માર્ગમાં સમાય